એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ પૂનાથી નિતાંશી વાર્તા સાંભળે છે ઓહો હો હો અને એની સાથે એની શેરીના બધા ભાઈબંધ ને એની બેનપણીઓ છે વાહ ભાઈ વાહ બાળ દોસ્તો આજે હું તમને મુછાળી માની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે શિયાળ એક હતું શિયાળ લુચ્ચાનું સરદાર હો રોજ એક ખેડૂતના ઝૂંપડામાં પેસે એના હાંડલા ફોડે અને અંદરથી બધું ખાવાનું ખાઈ જાય કેમે કર્યું એ તો પકડાય જ નહીં હો એકવાર ખેડૂત ખેતરે જ ન ગયો દિવસ આખો ઝાડ પાછળ સંતાઈ રહ્યો બપોર થયા એટલે શિયાળ આવ્યું હો ભાઈ શિયાળે તો ઘરના નળિયા વરખોળ્યા અને આમ છતની ઉપરથી અંદર ગયું એ તો હાંડલું ફોડ્યું અને અંદરથી ભાત ખાધા ખેડૂત કે અનાજ કામા છે એમ ને એક વાર પકડીને એને પાંસરું કરવા દે ઢોલાય કરી નાખું હમણાં એની જ્યાં શિયાળ બહાર જવા જાય ત્યાં ફાંસો નાખીને એને તો પકડું અને ઝાડની ડાળે ઊંધે માટે માથે લટકાવ્યું ઓ ભાઈ આમ શિયાળભાઈ તો ડાળે ઊંધે માથે ઝૂલ્યા જતા જતા ખેડૂતે એની પત્નીને કહ્યું સાંભળ્યું કે આજે આ શિયાળને જ અહીં રાંધીને ખાવું છે હમણાં પાછો આવીને કાપું એને સાલાને શિયાળ શિયાળભાઈના તો હોશ ખોશ ઉડી ગયા હો પણ એને વિચાર કર્યો મરવાના તો છીએ જ જોઈએ કંઈક વિચાર કરે છૂટાઈ એટલે એણે તો ખેડૂતની પત્ની આમ ઓસરીમાં ધાન ખાંડતી હતી ખાંડણિયામાં હો વારે વારે સાંભેલું ઊંચકીને તો થાકી જવા માંડી લાગ જોઈને શિયાળ કે બાબા તમે શીદને ખાંડો છો લ્યો ને હું જ તમને ખાંડી આપું તમે બધાએ સાંભેલું જોયું છે ને ન જોયું હોય તો મમ્મી પપ્પાને કહેજો એ તમને બતાવશે શિયાળે તો એવું કીધું કે લાવો ને હું જ તમને ખાંડી આપું મને ખાંડતા બહુ સારું આવડે છે ખેડૂતની પત્ની તો બિચારી ભોળવાઈ ગયો એણે તો શિયાળને છૂટું કર્યું શિયાળભાઈ પણ ઠાવકું મોઢું રાખીને ખાંડવા બેઠા વિચાર કરતા હતા ક્યારે લાગ મળે અને દિવાલ ઠેકીને ભાગું ત્યાં ખેડૂતની પત્ની કંઈક કામે ઘરમાં ગઈ અને શિયાળભાઈ તો ભાગ્યા હો ભાઈ પછી કાંઈ હાથ આવે એ તો ગયા તે ગયા ઠેઠ જંગલમાં પોતાની બખોલમાં પહોંચી ગયા હો ભાઈ ઘરવાળી તો રોવા લાગી હાય હાય હવે શું થશે સીમમાંથી પતિ આવશે ને કહેશે મારું શિયાળ લાવ તો હું શું કહીશ એમ કરીને તો રડવા લાગી આ ઘરના એક ઉંદરે રડવું સાંભળ્યું ભાઈ એ દરમાંથી બહાર આવ્યો ને બોલો બાબા રડો છો શું કામ એ શિયાળને હું લઈ આવું પછી છે કઈ બાઈ કે ભલે તો તો તારો પાડો શકતો તો તને ઉંદરભાઈ હું રોજ દાણા ને એવું એવું ખવડાવીશ ઉંદર કે તો મારી પૂંછડીએ એક ટોપલી બાંધો અને અંદર ખાવાનું મૂકો ઉંદરની પૂંછડીએ ખેડૂતની પત્નીએ એક ટોપલી બાંધી અને અંદર ખાવાનું મૂક્યું ઉંદર તો સીમમાં ચાલ્યો જંગલમાં ફરી ફરીને એણે શિયાળની બખોળ હતી ને એ શોધી કાઢી અંદર શિયાળ પડ્યું હતું ભરાઈને શિયાળ તો બહાર નીકળે જ નહીં નથી ને પેલો ખેડૂત પાછળ આવીને પકડી મારે તો પણ ભાઈને પેટમાં ભૂખ લાગેલી બહુ હો ભાઈ એના પેટમાં તો ભૂખના મારા ગલુડિયા બોલે ત્યાં તો ઉંદરભાઈ ટોપલી લઈને બખોલ પાસે આવ્યા ટોપલીમાં મજાનું ખાવાનું શિયાળભાઈના મોંમાં તો પાણી આવ્યા હો જરાક બખોલના મોં આગળ આવીને જુએ તો ઉંદરડો ઓહો આ તો ઉંદરડો છે ચાલો ચાલો બહાર જાઓ અને ખાવાનું માગું શિયાળ કે ઉંદરભાઈ ઉંદરભાઈ જરા ખાવાનું આપો ને ભૂખ લાગી છે <laughs> ઉંદર કે એમ કંઈ મળે મારું એક કામ કર તો આપું શિયાળ કે કહો ને કહો ઉંદર કહે મારે એક ભારો ખડ જોઈએ છે ઘાસ જોઈએ છે એ તારી પીઠ ઉપર મૂકી અને મારા ઘર સુધી પહોંચાડ શિયાળ કે ઠીક ત્યારે એમ કરું શિયાળની પીઠ ઉપર ઘાસનો ભારો ભરી ખડનો ભારો ભરી ઉંદર ને શિયાળ તો ચાલી નીકળ્યા મોઢા આગળ ઉંદર અને પાછળ શિયાળ થોડેક દૂર ગયા અને ઉંદરે બે પથરા શોધ્યા હો અને એને ઠબકારીને આમ ઠબ ઠબ ઠબ કરવા લાગ્યો એ તો શિયાળ કે એ શું કરો છો ઉંદરભાઈ ઉંદર કે તો ઠપ ઠપ એમ તો અમે કરીએ થોડી વારમાં તો આ બે પથરામાંથી પથરા ઘસાણાને એટલે એમાંથી તણખો પડ્યો તે ઉંદરે ખડમાં નાખ્યો ત્યાં તો આ ખડ હળ હળ હળ હળ હળ કરતું સળગ્યું શિયાળ કે આ શું રે આ શું રે ઉંદર કે એ તો હળહળ એ તો એમ જ હોય એમ તો અમે કરીએ ખડ બળવું અને સાથે શિયાળનો વાંસો પણ બળો શિયાળ તો રાડો પાડતું પાડતું બખોલમાં પેસી ગયું બીજો દિવસ થયો અને ઉંદર વેદ બનીને દાખતર બનીને આવ્યો હો બખોલ પાસે આવીને કે દાંત દુખતો મટાડો વા વાતો મટાડું દાઢ સડેલી મટાડું આ સાંભળીને શિયાળ બહાર આવ્યું અને કે એ ભાઈ દવા આપશો કે ઉંદર કે શાની આપું શિયાળ કે દાજાની આ બળે છે વાંસો એની આપો ઉંદર કે લેવા લેપ લગાડો એમ કહીને ઉંદરભાઈએ શિયાળને લાલ મરચાનો પિંડો આપ્યો મરચા તો બહુ બળે ને તીખા લાગે હે ને શિયાળભાઈએ મરચા તો લગાડ્યા પણ પછી થયું એવું એવું બળ્યું એવું બળ્યું કે ક્યાં જવું એ સવાલ થઈ ગયો શિયાળ કે શું રે આ શું થયું ઉંદર કે એ તો કાળી લાય રે એ તો કાળી બળતરા રે શિયાળ તો બળતું બળતું અંદર ગયું પછી કે હવે આ બખોલમાં તો રહેવું જ નહીં ત્યાંથી ભાગીને શિયાળ તો દરિયા કિનારે ગયું ઉંદર ગયો પાછળ પાછળ શિયાળ ભૂખ્યું ભૂખ્યું ટળવળે હો ભાઈ ઉંદર ભાઈ લાકડું કોરવા મેં કર કર કર કર કરતું શિયાળ કે અરે ઉંદર ભાઈ કઈ ખાવાનું બતાવશો ઉંદર કે આ સામે કાંઠે જઈએ તો મળે આ હું એટલા માટે વહાણ બનાવું છું શિયાળ કે ચાલ ને ભાઈ મને શીખવાડ ને ઉંદર કે બનાવ પેલા ખડનું શિયાળે ખડનું વહાણ કર્યું ઘાસનું અને ઉંદરે લાકડાનું વહાણ કર્યું બંને દરિયામાં ચાલ્યા હો ભાઈ થોડેક દૂર ગયા તો સૂકા ખડનું વાણ ડૂબ્યું અને શિયાળભાઈ તો પાણી પીવા લાગ્યા ઉંદરભાઈ તરતા જાય ને ડોલતા જાય એટલામાં તો શિયાળ અધમું થઈ ગયું ઓ બિચારું ઉંદરભાઈએ ગળામાં દોરી નાખીને પકડી લીધું અને ઢસડીને ઘેર લઈ આવ્યા પછી ખેડૂતને ઘરે જઈ અને ખેડૂતની પત્નીને કે લેવા શિયાળ તમારું હવે રોતા નહીં <laughs> મજા પડી ને આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો